શ્રી સ્વામિનારાયણો વિજયતે સ્વામીની વાતો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના અનન્ય અનુગામી અક્ષર બ્રહ્મ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકાશક સ્વામિનારાયણ અક્ષરપીઠ આશીર્વાદ સ્વામી શ્રીજી ત્રણ બે નેવું કલકત્તા મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો એટલે બ્રહ્મસૂત્રો અને અંતરભેદે અંગ્રેજોના લોઢા અડતામાં અળગું કરે તેમ માયાના ભાવથી રહિત કરી નાખે અંતરમાં શાંતિ રહે તેવી અદ્ભુત વાતો છે આત્મા પરમાત્માનું જ્ઞાન દ્રઢ થાય ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ થાય ને અંતરે શાંતિ થાય માયાનું બંધન ન રહે પરમાત્માનું દિવ્ય સુખ મળે શ્રીજી મહારાજનો સર્વોપરી મહિમા જેવો છે તેવો સમજાય બ્રહ્મરૂપ થવાય તેવી વાતો છે તો આવી અદ્ભુત વાતો છે જેમાં સાંખ્ય અને યોગનું પણ સહેજે જ્ઞાન થાય અને એક ભગવાન સિવાય કોઈમાં વૃત્તિ ન રહે અને દેહ આત્માનો ભેદ પણ સમજાય ને અસત્ય જે દેહ ને દેહના સંબંધીમાંથી તેમજ માયિક પદાર્થમાંથી વૃત્તિ તૂટીને મહારાજમાં વૃત્તિ અખંડ રહે તેવો પ્રતાપ વાતોમાં છે તો તેનું વાંચન નિરંતર કરવું જેથી અખંડ શાંતિ થશે અમદાવાદ અક્ષર પુરુષોત્તમ મંદિરથી અક્ષરપીઠ દ્વારા આ વાતો છપાય છે તો તેમાં પૂજ્ય ઈશ્વર સ્વામી તથા અન્ય સંતો સારી એવી મહેનત લઈને કાર્ય કરે છે તો આ વાતુને સર્વે પોતે વસાવે ને ચિંતનપૂર્વક વાંચન કરે જેથી શ્રીજી મહારાજનો સિદ્ધાંતને રહસ્ય સમજાશે તો સર્વેને આશીર્વાદ સહ જય સ્વામિનારાયણ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ પ્રમુખ સ્વામી મહારાજ